એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કાવ્યાબા વાર્તા સાંભળે છે અને એની સાથે વેદાંશી બા પણ વાર્તા સાંભળે છે આવો આવો કાવ્યાબા વેદાંશી બા સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે દેડકો અને છોકરો એક હતું ગામ આ ગામમાં એક છોકરો રે એનું નામ મિન્ટુ મિન્ટુ આમ તો બહુ બહાદુર હતો કોઈથી ડરે નહીં શેરીના કૂતરાથી પણ નહીં ને જંગલના સિંહ દીપડા કે વાઘથી પણ નહીં હો હા આ રાત પડે ને મિન્ટુને અંધારાથી ડર લાગે બોલો કાળું કાળું અંધારું ઉતરે કે મિન્ટુભાઈ ઘરમાં પેસી જાય અને એની માની સોળમાં લપાઈ જાય મિન્ટુની માને એના છોકરાની આવી હરકત જોઈને ખૂબ નવાઈ લાગે કે આ મિન્ટુ મારો દીકરો આમ તો ખૂબ બહાદુર છે તો એ અંધારાથી ડરે એ કેવું મારે એની માં થઈને એનો અંધારાનો ડર કાઢવો પડશે મિન્ટુની માએ તો વિચારવાનું શરૂ કર્યું કે હું એવું તે શું કરું કે મિન્ટુનો અંધારાથી ડરવાનો ભય ભાગી જાય ઘણું ઘણું વિચાર્યું પણ માને તો કોઈ રસ્તો સૂઝે નહીં અંતે થાકીને મિન્ટુની માં ભગવાનના મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ઈશ્વર મારા દીકરાના બધા ડર દૂર કરજો એવું કંઈક કરો એવું કંઈક કરો કે મારા દીકરાનો અંધારાનો ડર દૂર થાય હવે થયું એવું કે મિન્ટુની માની આ પ્રાર્થના ભગવાન સાંભળે એ પહેલા તો ભગવાનની મૂર્તિ પાછળ એક દેડકો રહેતો હતો તેણે સાંભળી લીધી દેડકાએ મિન્ટુની માની પ્રાર્થના સાંભળી અને એને થયું કે અરે રે એક બહાદુર છોકરો થઈને મિન્ટુ અંધારાથી ડરે છે છટ અરે દિવસે જેમ પ્રકાશ હોય એમ રાત્રે ખાલી કાળું અંધારું હોય દેડકાને મિન્ટુની દયા આવી પણ તેણે મિન્ટુની માને કાંઈ જ કહ્યું નહીં હો હવે બીજા દિવસની વાત છે બીજા દિવસે સવાર પડી સવાર પડી પછી બપોર થઈ બપોર થયા પછી સાંજ ઉતરી ને સાંજનો કેસરી પ્રકાશ ઉતરો કે ગામમાં રાત પડવાની શરૂ થઈ રાત પડવાની શરૂ થાય એટલે કાળું કાળું અંધારું પણ આખા ગામમાં ઉતરું હવે જેવી રાત પડી કે બહાદુર છોકરા મિન્ટુ ને તો ડર લાગવા માંડ્યો ને પોતાના ઘરમાં પુરાઈ ગયો જેવું અંધારું મિન્ટુ મિન્ટુના ઘરને ઘેરી વળ્યું કે પેલા દેડકાભાઈ ડ્રાવ ડ્રાવ ડ્રાવ એમ કરતા કરતા મિન્ટુના ઘર પાસે કૂદતા કૂદતા આવ્યા ઘર તો બંધ હતું પણ દેડકાએ મિન્ટુના ઓરડાની બારી પાસે જઈને બોલવાનું શરૂ કર્યું ડ્રાઉ ડ્રાઉ મિન્ટુભાઈ ડ્રાઉ ડ્રાઉ મિન્ટુએ દેડકાનો આવો અવાજ પહેલી વખત સાંભળ્યો હતો હવે તેને ડર તો બહુ લાગતો હતો પણ દેડકાનો અવાજ સાંભળીને પોતાના ઓરડાની બારી સેજ ખોલી હો થોડી ખોલી બારી ખોલીને જોયું તો સાચે જ દેડકો બોલે છે ડ્રાઉ ડ્રાઉ અંધારું તો અંધારું કાળી રાતનું અંધારું ડરપોક હોય તે ડરી જાય પણ બહાદુર હોય તે ઊભા થાય ડરપોક હોય તે ડરી જાય પણ બહાદુર હોય તે ઊભા થાય ડ્રાઉ ડ્રાઉ દેડકાની આવી વાતો સાંભળીને મિન્ટુને થયું કે આ એક નાનકડો દેડકો અંધારાથી ડરતો નથી આ જુઓ ને બગીચાના ક્યારામાં અને ઝાડના થડ પાસે કેવા ઠેકડા મારે છે નાનકડો દેડકો ના ડરે અને હું આવો બહાદુર થઈને અંધારાથી ડરું છું આવું વિચારીને મિન્ટુએ તો બારી ખોલીને દેડકા ભાઈને પૂછ્યું દેડકાને દેડકા તું આવડો તે નાનકડો ને તને ડર નથી લાગતો અંધારાથી મને તો બહુ ડર લાગે છે છોકરાની આ વાત સાંભળીને દેડકા ભાઈ તો ખડખડાટ હસી પડ્યા હો drown drown drown drown drown drown drown drown drown ખડખડાટ હસી પડ્યા હસવાનું બંધ થાય ત્યારે મિન્ટુની વાતનો જવાબ આપે ને છેવટે ચાંદા મામા ઉગ્યા ત્યારે છેક દેડકાનું હસવાનું બંધ થયું બોલો દેડકો મિન્ટુને કહે અરે મારા ભાઈબંધ તને દિવસે ડર લાગે છે મિન્ટુ કહે અરે દિવસે તો સુરત દાદાનું અજવાળું હોય પછી શું કામ ડર લાગે આ વાત સાંભળીને દેડકો વળી થોડું કહેશો અને બોલો ડ્રાવ ડ્રાવ ડ્રાવ મિન્ટુ રે મિન્ટુ તું તો સાવ વગર વિચારે ડરે છો અરે ભાઈ રાત પડે ત્યારે સૂરજ દાદા પોતાની આંખ બંધ કરી દે છે એટલે આપણને અંધારું લાગે આ સૂરજ દાદા જાગે એટલે અજવાળું થાય જ છે ને આ તું દિવસે આંખો બંધ કરે છો ત્યારે પણ તારી આંખોમાં અંધારું તો થાય જ છે ને અરે ભાઈ મિન્ટુ ભાઈ ઓ છોકરા આ અંધારું છે ને એ પણ દિવસ જેવું જ હોય હો દિવસે બધું પ્રકાશમાં દેખાય અને રાતે આપણે અંધારામાં પ્રકાશ કરવો પડે રાત પાસે પ્રકાશ ના હોય તો આપણે ક્યાંકથી દીવાનો પ્રકાશ શોધીને લાવવાનો અને અજવાળું કરવાનું આ સૂરજ દાદા આંખ ખોલે એટલે દિવસ અને સૂરજ દાદા આંખો મીચે આંખો બંધ કરે એટલે રાત અંધારાથી કઈ ડરાતું હશે આ મને જ જોને હું કાંઈ અંધારાથી ડરું છું ડ્રાઉ ડ્રાવ ઠેકડા મારું છું ને ડ્રાવ ડ્રાઉ મોજ મજા કરું છું ડરે તો બીજા દેડકા ભાઈ નહીં દેડકાની આવી વાત સાંભળીને બહાદુર મિન્ટુનો અંધારા તરફનો બધોય ડર દૂર થઈ ગયો હો ભાઈ પછી તો આ બીજા દિવસે સવાર પડી બપોરે પડી સાંજ પણ પડી અને રાત પણ પડી પણ મિન્ટુ ગામની શેરીમાંથી હજી ઘરે ના આવ્યો એની માં તો ચિંતા કરે કે આ રાત પડવા આવી તો પણ છોકરો ઘરમાં નથી આવ્યો અમસ્તા તો ડર ડરનો મારો ઘરમાં ઘૂસી જાય છે માં છોકરાને ગામમાં રમતો હતો ત્યાં તેડવા ગઈ અને જઈને કે મિન્ટુ રાત પડી ને ડર નથી લાગતો મિન્ટુ કહે ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ ડરે તો બીજો પણ મિન્ટુ નહીં ડ્રાઉ ડ્રાઉ અંધારાને આખે આખું ખાઉં ખાઉં ડ્રાઉ ડ્રાઉ <laughs> છોકરાની આવી વાતો સાંભળીને મિન્ટુની માં બહુ રાજી થઈ ગયો અને એણે ભગવાનનો આભાર માન્યો મિન્ટુ કે ડ્રાઉ ડ્રાઉ ભગવાન ડ્રાઉ ડ્રાઉ અંધારું ડ્રાઉ ડ્રાઉ અજવાળું ડ્રાઉ ડ્રાઉ અંધારું ડ્રાઉ ડ્રાઉ અજવાળું ડ્રાઉ ડ્રાઉ ડરે તો બીજા છોકરો નહીં <laughs> તો ભાઈ આવી રીતે મિન્ટુભાઈનો આ છોકરાનો ડર દૂર થયો તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો